એટલે મારા જવાબ આટલો મોટો નથી જોઈએ એટલે શું ફાયદો થયો મોટો ઉભો થઈ ગયા ઉભો થઈ એમનો વિનય કર્યો આટલો છોકરાનો વિનય કર્યો એટલો સાહેબોનો વિનય કરી પછી જવાબ અને આ તપાસ જય પછી અહીંયા બહુ બધું શીખવાનું મળ્યું છે દરરોજ દરરોજ બે સત્સંગ થતા હોય છે દિવસની અંદર અને સવારે સાત બીજી થશે કેટલા વાગે સવારે છ વાગે છ વાગે સૂર્યનારાયણ ઉગ્યા હોય છે સૂર્યનારાયણ ઉગી ગયા છે ઉગવાની તૈયારી ઉગી ગયા હોય છે પણ નીચે હજુ હોય છે થોડો થોડો પ્રકાશ આવતો હોય એટલે ઉગ્યા નથી બાર નથી આવ્યા બરોબર ને એટલે સ્થિતિ ઉપર આવે સ્થિતિ ખબર છે ને આપણે જ્યાં સુધી આ દેખાય એને સ્થિતિ કહેવાય એટલે ઉપર આવે આપણે ઉદય થયો કહેવાય સૂર્યનારાયણનો ખરું ને અને સ્થિતિથી બેસી ગયા એટલે અસ્ત થઈ ગયો અસ્ત થઈ ગયો નહીં સમજાયું આપણે શું સમજીએ કે અસ્ત થઈ આ થઈ ગયા અને ઉગ્યા એવું કહીએ ને તો સૂર્યનારાયણ ઉગ્યા પહેલા ચાલુ કરે નહીં કે ઉગ્યા પછી સારી લાગે સારું તો કહો ઉગ્યા પછી કે ઉગ્યા પહેલા હે એટલે બધા આવું કે છે પણ સાહેબ શું કહે છે એ મોટા મોટો પાઠ જીવનનો મોટા મોટો પાઠ હા મોટા પુરુષ જાગે ઉકે ઉદય થાય એમ તો ત્યાર પહેલા આપણે કલાક પહેલા ઉઠી જાગી જવું જોઈએ શું કહ્યું અને તૈયાર થઈ જઈ અને રેડી રહેવું જોઈએ અને આવે એમને આવકારવા જોઈએ સૂર્યનારાયણ તો સૂર્યનારાયણની સ્તુતિ કરવી જોઈએ પેરેલરી શું કહ્યું બોલો કલાક પહેલા પાંચ વાગે અને એમને આવકારવા જોઈએ ઉગે એટલે સતત તે સૂર્યનારાયણ દેવ અમે આપણે અર્ધ આપીએ છીએ અને અમે આપણે પ્રાર્થના કરીએ છીએ કે અમને સદબુદ્ધિ આપો શું કહેવાનું અર્ધ અર્ધી આપીએ છીએ ભાવ ભાવ અર્ધી આપીએ અને શુદ્ધાત્મા ભગવાનનો ભાવ છે ને દાદા ભાવ એ ભાવ જ કહેવાય આપણે પાછું ત્યાં નદીનું નદીમાં જઈએ એટલે તો નદીમાં જઈને આટલા પાણીમાં જઈને આપવું પડે એટલે આવી રીતે સુધી અનુભવ વધ્યો એટલે બધું જ થાય છે અને આપણે પાણીમાં જ છે બધા તું શામાં છું પાણીમાં છું કે પાણી વગર હે અત્યારે પાણી દેખાતું નથી શરીરની ને પાણી વધારે હોય ને હે અમને શું શીખવાડે તમારા સ્ટુડન્ટ તો વિદ્યાર્થીઓ સારા છે તમે શીખવાડી દીધો અને પૂર્તતા કરીએ છીએ તમે પૂરતો થાવ છો એટલે એમનાથી શીખો છો શું કે છે સાચું કે છે હે શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ જેવો હોય શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ દીકરો જેવો હોય છે <laughs> રમણીકભાઈ કહી ગયા બેઠા કે નહીં અરે બહુ આગળ રહી ગયા આ સાંભળો છો ને રમણીકભાઈ બહુ સારું છે મને અને પછી સૂર્યના અર્ધ્ય આપી કે સદબુદ્ધિ અમને આપો અને સર્વેને સદબુદ્ધિ આપો આથી પ્રાર્થના કરી દીધી એટલે અર્ધ્ય પડી ગયો બરોબર ને એને ભાવ અર્ધ્ય કહેવાય ભાવ અર્ધ્ય અંજલિ સમજે ને ઝડપી આપે છે એવી આપણે એ તો પેલા ખર્ચાથી આપે કરે ને બધા એવી રીતે હું બધા સમજી ગયા બોલો હમણાં કરજો આ બધું આ ખાસ કહેલું છે કરવું વધારે દિવસ આપણો તમારે વહેલા ઉઠાયા તો બીજી તો થઈ ગઈ હોય આપણી ખરું કે નહીં હા લઈ ગઈ છ વાગે આવો એટલે વિધિ થાય બીજી થયા પછી અર્જ આપવાનો સમજે બીજી થયા પછી ચાલો જય હા સમીરભાઈ બોલવાનું કેટલું રાખ્યું છે આ આપી દો એમની પાસે એક છે છોકરાઓ પાસે બાળકો પાસે છે તો ત્યાં જવા દે એ ફેર્યા કરશે અંદર અંદર તમે તમારી પાસે જ રાખો જેને કહીએ એને ફેર્યા કરજો ભલે ઘરે આપો અને બહેનો આપો એ અહીંયા એક આપતા પુત્ર આગળ મૂકી એક આપતા પુત્ર આગળ Certo il tabernaculo è nell'indicato. આટલા તો રાખવા જ જોઈએ આપણે બધા જઈએ શું તમારા અને તો બીજાનો લાભ બહુ સારો થાય અને સ્વ પર એકબીજાનું હિત અને કલ્યાણ થાય એવો આપણો સુંદર સત્સંગો એકબીજા સાથેનો સમાગમ થયા છે સમજે ને સત્સંગો સત અને સંગ શું કહ્યું સત એટલે કાયમનું અવિનાશી તે આપણું ભગવાનનું સ્વરૂપ અંદરના અને સંગ એટલે કે ભગવાન સાથેના સંગથી રહેવું તે એ ભગવાન કેવા છે તો કે અસંગ છે કેવા બોલો ને અને શરીર કેવું છે તો કે તંગવાળું કેવું સંગી કે છે અને સંગી છે એટલે સંઘની છે સંઘની એટલે એને ભય લાગે બધું થયા કરે બધી ભય સંજ્ઞાઓ હોય ને સંસારની એ બધી એને રહ્યા કરે સંગી છે ને એટલા માટે સંગી એટલે સંગવાળું સમજાયું ને કેટલું બધું ભેગું થતા કરવી હોય એટલે એમ હોય નહીં એટલે ભગવાનને કશું જરૂર ના પડે કશું જુગાડ પોતે જ હોય ભગવાન કાંઈ અસંગ કેવા કે તમને કેવા કહેવાય સંગ વાળા ગમે કે અસંગ ગમે હે અસંગ ચાલો તારે પચરાઓ જમાવો બાળ ગુરુ પચ છે નદર ગલીને ચલાવો હજુ આ પદ બોલે છે હા છોકરાઓ માટે તમારે લોકોની માટે રાખવાનું હા બધાએ ખાસ રાખજો આ પદ મહેશાનંદજી છોકરાઓ માટે કહેવાય ને ધરાવે છે ને આપણે જોયું કે આ પ્રકાશ નથી છે એવો અંદર એક પ્રકાશ છે તો અને આપણે આખો બંધ કરીને ઘરે યાદ આવે ને આખો આવો અંદર જો પ્રકાશ ખૂણાએ જોજો દેખાય દેખાય તો આખો બંધ કરજો મમ્મી પપ્પા દેખાય દેખાય છે ને तो અંદર એક પ્રકાશ છે અને એ ક્યારે પણ ભોગ ના થવા ક્યારે પણ પડી ના જવાય સામે આપણે ક્યારે પણ કોઈ બંદો તો ખોવાઈ ના જાય વચ્ચે હમ વચ્ચે રહે એવું જે શીખવાડે એ પ્રકાર વચ્ચે વચ્ચે હમ बच्चे बच्चे रहेंगे कोई हमें नहीं मान सकेंगे गुरु सिखवाए हे प्रताप हे प्रताप दादा भगवान के अंदर हो हे प्रताप हमारे अंदर करीब में अंदर आए प्रकाश करें करीब में अंदर आए प्रकाश करें करीब का अंधारा में तो आप प्रकाश करते आप पीड़ित જેમ નાના નાના એના યાદ જેમ બળદ ભેંસને એવું જ આ પ્રાણીને ચલાવવા માટે હિમાલય ગ્રુપ લઈ જાય ઉદ્યોગ છે ઉપર એવરેસ્ટ જોઈએ ત્યાં કોઈ જઈ શકતું નથી જઈ શકશે જ નહીં હું મળતો તો મારા ભૂગોળની વ્યાખ્યામાં પણ આવતું હતું કે આ એવરેસ્ટનું શિખર કોઈ સર કરી શકશે નહીં એવું વાક્ય વાક્ય કાઢી નાખ્યું फिर मेरा एक आपका पंछी पहुंचेगा आज चार की उजली पूरी മുഴയിലൊക്കെ हमारी बातों में समोलंग मार के समोलंग मार हम ठीक रहना उपदेश पसार हमें दे पटेल के उपदेश એને ઉપદેશ અને ત્યાં આગળ મારી ઊંચાઈ છે એની ઊંચાઈ વધારી મારી ઊંચાઈ છે એની ઊંચાઈ વધારી હું એના ઉપર ઉભો તો મારી જે ઊંચાઈ છે તો એવરેજ ઊંચો એટલે હું એની ઊંચાઈ વધારી આવું તમારી ઉંમરનો હતા જયારે જયંતિ વિચાર તો આજે તમારે વિચાર કરવાનો છે કે જ્યાં પંખી પણ ના જઈ શકે જ્યાં કોઈ પણ ના જઈ શકે જ્યાં હું જઈ શકીશ જઈ શકીશ કારણ કે મારી અંદર દાદા ભગવાન છે અને દુનિયાની બધી જ વિચારી આપીશ અને અને દાદા ભગવાનનું જ્ઞાન વધતું જશે વધતું જ એ કમજોર બાળક હતો કશું જ ના કરી શકે ત્યારે મારે એવું થતું નહીં બેટા અમને ગાય પીડાય છે ને આપણે એક નાનું વસ્તુ છે તારું મુશ્કેલ કામ કરો બીજું કઈ કામ નહીં કરો એ વાસટાનું કામ અમે એટલું પૂછતા જોવા તો એ નાનું વિશે ઉછું થાય કામ રોજ થાય પાંચ વર્ષથી આટલું કરી બેટા બીજું કશું નથી કરો વાસટાને ઉછીને પેલો ઉછીને લઈ જાય પણ વાસણું તેમ જોર જતું જાય મોટું થતું જાય એને ખબર પણ આજની તાકાત કાલે હતી કાલની તાકાત પરમ હતી એમ છતાં એમ મોટી ગાય બની ગઈ અને મોટું બની ગયું છતાં એને ઉચકી લઈ જાય એટલી તાકાત આવી એમ જે પ્રતિનિધિ તમે આ દાદાનું જ્ઞાન એને ઉચકીને ફરશો કે એટલું બધું વસ્તુ જશે એટલું બધું વસ્તુ જશે એટલું બધું વસ્તુ જશે એટલું બધું વસ્તુ જશે કે તમે પણ બધા પ્રશ્નોને ઉચકી અને આમથી ભેટ કરી આ દાદાનું આપણને મળ્યું છે આ વાદળની ભૂમિ અને એ વાદળની એ અવશ્ય ધારણા પર આપણી ભૂલ નથી હોતી ચાલશે આપણું મૌન બીજાને કેટલું નબળી એમાં બાપ બધા પ્રદેશો શીખતો જ જાય કાંઈ ગાડી પણ એવું થાય આ પ્રદેશ શીખવું આ પ્રદેશ શીખવું આ પ્રદેશ શીખવું કેમ નિરાશ બાપા તમે બધું શીખી લેશો તો મારું શીખવાનું શું બાકી રહેશે તમે તો બધા પ્રદેશ શીખી દીધા અને મારા માટે કંઈક તો બાકી રાખો તો અમારા દાદાના વાસીવેલા કામ શીખવાના આખા વિશ્વની અંદર આ પ્રકાર સેવાનું કામ અત્યારના બાળકો આત્મસંસ્કાર કરીએ કરશે ચોક્કસ છે આ અદભુત એવું જ્ઞાન છે તો બોલો હમ હે બચ્ચે બોલો હમ હે બચ્ચે હમ હે બચ્ચે દિલ કે સચ્ચે દિલ કે સચ્ચે सच्चा सच्चा काम बनेगा अच्छा अच्छा हम जगत को सिखलाएंगे जीने का सही रास्ता रास्ता जय सच्चिदानंद તો ક્લાસ ખુશ થઈ ગયો હમ તો પૂછો એમને કોક તમારે કેમ પૂછવું હોય સાહેબ જવાબ આપશે એ પૂછો આવે તમારે પૂછવું કરવું હોય તો બધાને છોકરાઓને પૂછવું હોય હોય તો મને આપ જ આપશો સાહેબ ખરું થઈ જાય સાહેબ હા બહેનો માંથી પૂછજો હા આપણે ભાઈઓ વડીલો બધા પૂછો સાહેબને પરીક્ષા ના લખો સાહેબ પ્રશ્ન પૂછો અલ્લા સૌ પૂછો જવાબ આપો બધાને ચાલો પણ તને શું પૂછવું છો અહીંથી પૂછાય હા બધાને હવે જનરલ ક્લાસ થઈ ગયો બધાને મોટો ક્લાસ પૂરી થઈ ગઈ ડોક્ટર ઘરે શું કરે છે તું આવી છું મૈસૂર થી પૂછ ને કઈક પૂછશે જે હોય તે તારું ગુજવતું હોય તો આપણે અહીંયા આગળ સત્સંગ છે અહીંયા આગળ શરમ ના હોય સત્સંગ આગળ બધું ખુલ્લું થઈ જવાનું હોય આપણું મૂંઝવાનું નીકળી જાય એના માટે સત્સંગ છે બધી થાય મૂંઝવાનું નીકળવા માટે છે ક્યારેય બહુ ભાર લઈને ખડા કરવાનું સમજાયું જે પૂછ્યા પૂછી શકાય એવું પૂછી શકાય સમજ્યા ને એટલે એવું લાગે કે આપણે એમને એકલામાં ખુલાસો કરવો છે તો એકલા પૂછી લો પણ અત્યારે પૂછ્યા પૂછો હા બહુ મોટે જ બોલજે નીતિ વ્યાસ થયા કરે છે બહુ બંધ બહુ સરસ બીજી દીકરી મમ્મીની રાઈ છે તને નિધિધ્યાસન આગળ વધવા માટે પુસ્તકની જરૂર ખરી આ નિધિધ્યાસન તેથી એ જ સત્સંગ થતા હો સમજાયું ને નિધિધ્યાસન એટલે શું કે આપણે આંખે ના જોઈએ એવું આપણે દેખાય શું કહ્યું આ આંખે ના જોઈ શકીએ એવું દેખાય એમ નથી દાદા એવું નહીં એવું હે એવું આંખે ના જોઈ શકીએ એવું અંદર દેખાય અંદર દેખાય પછી આ આંખ આંખે જોનારું જોયા કરે બધું આંખથી પણ એમાં પણ નિધિ રહ્યા કરે ઉગાડી આંખે બધું દેખાય અને જોડે જોડે આ નિધિ ધ્યાસન એટલે કે દાદા ભગવાન દેખાય આપણે જે હોય તે આપણે જે આપણા મનમાં જે ફીટ થઈ ગયા હોય ને એ દેખાય કરે સમજાયું તારે એ કામ પર ગયા હોય અને તું ઘરમાં હોઉં કદાચ બોલાયા હોય ને તને એ દેખાય પાછા તને એ નિધિ જાતું કહેવાય દેખાય તો ખરણ દે દેખાય એવું આ દાદા ભગવાનનું દિવ્યાસન જય કોણ મુંબઈથી હા તે એ નિધિ દાદા ભગવાનનું એ આવન જવાન વાળું ના હોય તો તરફથી રહ્યા કરે એટલે બધું કામ કરતા બધામાં ઉગાડે બંધ રાખે પ્રેક્ટિસ પડી હોય અને બધું થઈ ગયું પાકું સમજાયું ને તો પછી બધું થયા એટલે એટલે સત્સંગ જ કહેવાય બીજા કોઈ પૂછવાનું કહો પૂર્ણિમાબેન આવ્યા છે પરીક્ષા છે પરીક્ષા કોને કોણ છે આપો એને પૂછવાનું અને આ તો પાવરફુલ જોરથી બોલ સાહેબ નથી ઓપરેશન મારું નામ આ છે કે તારું નામ શું ધનેશ શાહ હું મુંબઈથી આવું છું બરોબર અચ્છા દાદાજી ગુજરી ગયા એના પહેલા છેલ્લા શબ્દ મમ્મા ક્યાં નીકળેલા કે ચાલો આપણે બધા સત્સંગમાં જઈએ એ શું કહેવા માંગે આ તને કોને કહ્યું આ બિહારી બિહારી કાકા એટલે કાકા પડે બધા દાદા કે છે વાત સત્સંગમાં બરોબર છે પહેલી વાત કાચી સાહેબ સમજાવો દાદાની જે આખી અંદરની સ્થિતિ હતી અને દાદા ભગવાનનું આખું જે જીવન છે તેથી બેને સત્સંગ કર્યું એ અર્થમાં ખરેખર એ જીવન એ જ સત્સંગ હતું એટલે એના અણુએ અણુમાં આ સત્સંગ સત્સંગ સત્સંગ મળી ગયો હતો એટલે જ્યારે પણ કઈ પણ પરિસ્થિતિ હોય ગમે તેવી બીમારી હોય તો એ કે ચાલો આપણે સત્સંગમાં જઈ બેસીએ Maslow દર્શન થશે માસનો તલોગા છે એટલે માસનોની હાજરીમાં બેસીશું તો મનુષ્ય ચેતન સારી થઈ જશે અને પણ આનંદ થશે સત્સંગ એટલે સીધા આખી જિંદગી દરમિયાન જે કરેલું હોય અને સીધા વાણીમાં પણ એ કહે હું કઈ પણ કરું સત્સંગ મને વાંચવાનો કસ્ટમરનો લાભ થાય મતનો ભલો થાય હું બીમાર છું તો તે શું કસ્ટમરમાં મતનો કસ્ટમરનો લાભ મળે અને વાતાવરણનો લાભ મળે શું મળે વાતાવરણનો ભલો થાય મતનો લાભ મળે કેવું વાતાવરણ કેવું વાતાવરણ બહુ અદભુત વાતાવરણ દાદા ભગવાનની હાજરીથી મહાત્માઓની પરિસ્થિતિ આટલી ઉપર જાય અને મહાત્માઓને જોઈએ દાદા ભગવાન હતા એ અનન્ય એકબીજાની હાજરીથી આ આખું વાતાવરણ બનતું હતું એનું આ ઓળખ્યો જો ઓળખ્યો ઓળખ્યો એટલે મેં કોને હોશિયાર થતો ગણેશ સત્સંગ એટલે શું દાદાજી કહેતા કે ચાલો આપણે સત્સંગમાં જઈએ એટલે દાદા ભગવાન તો આ બેને કહ્યું ને સત્સંગ એટલે નિધિ ધ્યાસન રહે છે એટલે દાદા ભગવાન દેખાયા કરે છે અને જોયેલા ને એટલે સમજાયું હવે તમને દાદા ભગવાન અહીંયા આપતા પુત્ર સમજાયા હોય તો પછી એ તમને દેખાયા કરતા હોય તમને જ્યાં તમે ફિટ થઈ ગયા હોય ત્યાં દેખાય સમજાયું એટલે એવું રીતે કહેવાય દાદા ભગવાન દેખાય જેવું તેવું નથી એ શરીર એવું હોવું જોઈએ પાછું એટલે શરીર અને શરીરથી માલિકે પણ કમ્પ્લીટ છૂટી જવું જોઈએ કમ્પ્લીટ એટલે દાદા ભગવાને શું કહ્યું કે સત્સંગ જ્યાં હોય ત્યાં કેવું વાતાવરણ હોય તો કે ત્યાં કુસંગ માત્ર હોઈ શકે શકે નહીં અને કુસંગ તમને અડે જ નહીં સ્પર્શ ના કરે ટચ ના કરે એવી જગ્યા અને એવું વાતાવરણ હોય એને સત્સંગ કહેવાય એટલે દાદા ભગવાન તો ભગવાન પરમાત્માનો પ્રકાશ હતા અને એ પાછા એમ પટેલરૂપી શરીરમાં હતા ત્યારે પોતે આજે ભગવાન જમનામાં પ્રગટ થયા છે પરમાત્મા સ્વરૂપે આવું કે એટલે આપણે સમજી લેવાનું પરંતુ એ એટલા નાના હતા કે એમનાથી કોઈ નાનું હોઈ શકે જ નહીં શું કહ્યું એ એટલે કોણ દાદા ભગવાન નહીં પણ એ એમ પટેલ કોણ બોલો એમનાથી કોઈ નાનું હોઈ શકે નહીં કોઈ દાદા કહે કે તમે ગધેડા છો એવું પાછળ લખે મશ્કરી કરવા એમને કોટની પાછળ લખે ને આ કરિયુગમાં આવી મશ્કરી થાય ત્યારે કરે નહીં બધા એટલે બોલવાને હા ત્યાર પછી સાહેબ તમને તમે ગધેડા છો કેમ કેમ આવું કે ભાઈ તું કે તમને તમારે કોટની પાછળ લખ્યું છે તમે ચોર છો કે તમારી પોતની પાછળ લખ્યું છે શું હા તારી વાત સાચી હા કારણ કે એને વાંચ્યું એવું કે તો એને આંખે દેખાયું એવું સમજાય છે પણ એ કે છે પણ તને સાચું જાણવું હોય તો કહું હું કોણ છું તો શું કોણ કહો તો કે હું તો એ ચોરથી નાનો છું અને ગધેડાથી નાનો છું સમજણ પડેલા જને શું એવું પૂછે તો જ હા બીજા હવે કોઈને જવાબ આપે એવા નતા દાદા એટલે આ સત્સંગમાં આ બધું શીખવાડે પણ કહેતા શું કે ચાલો માથો આ બધા જઈએ એટલે એ આટલા નાના હતા એટલે આવું કહી શકતા હતા આ બહુ સમજવાની વાત છે તમે લોકો સમજાય છે આ વ્યવહારથી નાના એટલે કેવી રીતે કહેવાય નાના આ બહારથી નહીં અંદરથી કેવી રીતે તો કે સમજમાં કેવી રીતે સમજમાં એવા સમજમાં હઈએ અને આપણે મોટા થતા જઈએ પછી સ્કૂલ પૂરી થઈ જાય કોલેજમાં જાય બધું જાય તો એ સારું કહેવાય અંદરથી સમજમાં રાખી એવું હોય રહ્યા કરે તો ખોટું કહેવાય બોલો અંદરથી આપણે નાના છીએ બધાથી એવું રહ્યા કરે તો સારું કહેવાય કે ખોટું એ સાથે સારું કહેવાય કારણ કે આપણું હું એટલે ઈગો કહે છે ને ઇગોઇઝમ એ અંદર માથું ના ઉચકે રીતે સમજાય સત્સંગ એને કહેવાય શું કહ્યું સત્સંગ એને કહેવાય જ્યાં આગળ વ્યવહાર અને વ્યવહારમાં શરીરથી જે જીવવાનું છે તે આગળ તમે જેમ મોટા થતા જશો એ જીવવામાં આપણે અંદરથી કેવી રીતે જીવાય શું કહ્યું બોલો બોલો ને હા એ શીખવા મને બધું જ સમજાયું અને બહારથી તો ભણવાનું મોટા થવાનું આ બધું થયા કરશે જે તમારા જીવનમાં લખેલું હશે બધું થયા કરશે પ્રારબ્ધમાં કે છે શું કે છે એને પ્રારબ્ધ શું કહે ઇંગ્લિશમાં શું કહે એને ડેસ્ટીની ડેસ્ટીની ખરું કે નહીં છોકરાઓ પ્રારંભ કે ને ભાગ ભાગ કે છે ને આપણા ભાગમાં ભાગ એટલે આટલું દરેક તો બધું હોય મારા જબરો છે શાહ હું શાહ જબરો છે તમે સમજ્યા સત્સંગ એટલે કુસંગ કુસંગ એટલે શું કે આપણને હોટલમાં લઈ જાય આ લઈ જાય હેવ સિનેમા જોવા જાય બધા એ બધા કુસંગ કહેવાય એટલે કુસંગનું વાતાવરણ અને કુસંગ આપણને અડે નહીં એ બધો સત્સંગ કહેવાય હવે સત્સંગ સમજાયો છે ને હા પરંતુ આ શરીર છે ને ભાગ્યના આધીન છે તે ભાગ્યના આધીન તો રહ્યા જ કરવાનું શરીર તો એટલે શરીરને જે થાય તે સત્સંગથી બેસીએ એટલો બધો લાભ થાય કે એ અંદર આપણને ધીમે ધીમે ધીમે કરતા આપણને અસર ના કરે ધીમે ધીમે કરે જેમ તમે રીતે આ કોલેજમાં જવા માટે કેટલા બધા વર્ષો લો છો લેવાય છે કે નહીં આપણા અને બારમું પછી જવાય છે ને એવું ધીમે ધીમે થાય એવું બિહારીઓનો સાહેબજી કે છે ખરું નહીં સાહેબજી કોને બધાર મને બધાર કેવાનું તમારે તમારી પાસે શું છે બધાર કોને આ પહેલા તમે તરત કે કે આખી અકાલ કે કલે સને એડા આવી આ સોખ્યાવો નથી છે કે તમે અમે આ પણ સરખે ભાઈ સામને કાલની યરી વાય પ્રયુત કે મને બધાર ખૂબ શુન્ય 450 કે દાદાજી આ કાળા પધાર્યા છે અને તમને વિશ્વાનો તમને લાલ પડ્યા છે દાદાજી એટલે શું કે આપણા બધામાં છે તે તમારામાં છે હપ્તાપુત્રોમાં છે શાહ સાહેબમાં છે વડીલોમાં છે બધામાં છે સમજાયું ને એક આ ગધેડા કૂતરા બલાડમ ના હોય કે હોય તમે ના કરજો હે એટલે આ ઝાડમાં પણ હોય તેનું ફૂલનું ફૂલનો પ્લાન છે બધામાં હોય જ્યાં જીવન છે ને જીવ છે જીવ પણ બોલ્યું ના હોય આમ જો જ્યાં જીવ છે ને જીવ જીવ છે ને બધામાં હોય પરંતુ માણસોમાં ખાસ કરીને હોય માણસોમાં એ ભગવાન પ્રકાશ વધારે ખુલ્લો થયો હોય એટલે કે આપણે જોઈ શકીએ સાંભળી શકીએ આપણી બુદ્ધિ ચાલે મનથી વિચાર કરીએ આવું બધું તું આ જવાબ આપું છું ને એટલે ખુલ્લા થયા છે ભગવાન એટલે આ જવાબ આપું છું તો ના અપાય બરોબર છે અને એને લાખો સાહેબ એનું બહુ માત હા શું છે શું કહે ક્લાસમાં હે હે લીકું નથી નથી થઈ ગયા અહીંયા ભાદરંગમમાં તમારા કોણ અહીંયા વિપુલ અંતર છે સમજ્યા ને એ વાત કઈ ગયા સાહેબ આ જુઓ અને આ એમના ગુરુજી છે બેઠાજી જો ગુરુજી પોતે શિષ્ય કે છે કેવું અને સત્સંગ કહેવાય શું કહેવાય હા તો આ બધું કોને આપ્યું કાગળ દાદા ભગવાનને ત્રણ મંદિરે કેમ બાંધ્યા હતા પટેલ જય હર્ષદભાઈ કઈ ગયો સત્સંગ કરે એટલે સત્સંગમાં વાતાવરણ બિહારી ભાઈ ના સમજાયું જે સમજાયું એ સત્સંગનું વાતાવરણ કેવું હોય કે સત સત એટલે પરમાત્મા દાદા ભગવાનનો પ્રકાશ અને સંગ એટલે પ્રકાશમય ને પ્રકાશ રીતે આપણે આપણું અંદર બધું વાતાવરણ રહ્યા કરે કે બહારનું વાતાવરણ એવું હોય અને અંદરનું વાતાવરણ એવું કર્યા કરે ધીમે ધીમે એટલે એ તો આખું ફેર પડે વાતાવરણ અંદર ને બહાર બેવને કહેવાય છે શું કહ્યું બોલો પરંતુ સાચી રીતે અંદરના વાતાવરણને વાતાવરણ કહેવાય છે શું કહ્યું બોલો એટલે અંદરથી આપણે જેવી રીતે રહીએ ત્યાં સત્સંગમાં કેળવણી અહીં મળ્યા કરે એનાથી આપણું અંદરનું વાતાવરણ આપણે પોતાને સુધરતું જાય અને આપણને ઓછા દુઃખ અને ઓછા પ્રસંગો દુઃખ હોય તો પણ દુઃખની આપણને પ્રસંગ અસર ઓછી પડે સમજાયું એવી રીતે બહારના વાતાવરણની અસર કરે અંદરનું વાતાવરણ હળવું હોય તો બહારનું વાતાવરણ હળવું હોય ઘરમાં બધા ક્રોધ પદ્યો કંકાશ કરે ક્લેશ કરે ને ત્યારે કેવું વાતાવરણ હોય સારું કે ગમે એવું કે ના ગમે એવું હા તો પછી બહારનું વાતાવરણ એવું થઈ જાય અને અંદર એવું ના હોય આ સત્સંગમાં શીખાઈએ તો પછી બહારનું વાતાવરણ હરખું રહ્યા કરે સંજોગો તેવા હોય કોઈને થતો હોય તો પણ આપણને ના હોય આપણે શાંત થઈએ કે છે એવું વાતાવરણની અસર છે સમજાયું આ બહારનું ભૂગો ને બધા વાતાવરણ કહે છે ને હવા અને બધું આજે બહુ ગરમી પડે છે ને પેલા વરસાદ આવવા આવવાનું કહે છે ને બધું કે આ માણસના અંદરના વાતાવરણને લીધે આવું થયા કરે સમજણ પડે છે કે નહીં બોલો ને હા આવું છે કે આ દાદા ભગવાને ત્રણ મંદિર જ કેમ બાંધ્યા હતા જય વક્ષતભાઈ થઈ ગયો ઉભો થઈ જાય ખરો બહુ ડાયો છોકરો કઈ નો કયા ગામનો મહાદરણનો અરે વાહ વાહ હર્ષદભાઈનો એમ કે કઈ ખડકી જિંદાસ્તી સારું હવે તે પૂછ્યું દાદા ભગવાનને ત્રણ મંદિર જ કેમ બાંધ્યા હતા તે એટલા માટે બાંધ્યા હતા કે આપણે બધા એક દેશના એક દેશવાસી છીએ છતાં આટલા બધા પ્રાંતો છે બધું જુદું જુદું છે ને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધા નહીં ખરું કે નહીં ગોલ અને આપણા ગુજરાતમાં ગામડાઓનેમાં ભાદરણની આજુબાજુ કેટલા ગામડા ભાદરણમાં કેટલા બધા ઘર સમજાય છે એ બધામાં કોઈ ક્યાંક હું વૈષ્ણવ છું કોઈ કહે કે હું શિવની ભક્તિ કરું છું શિવ મહાદેવની હે અને કોઈ કહે કે હું જૈન છું એટલે તીર્થંકર ભગવાનની ભક્તિ કરું છું સમજાયું ને કોઈ કે શ્રીમદ રાજચંદ્રમાં માનું છું આવું કોઈ માતાજીમાં માને આવી બધી માન્યતાઓ હોય ને આ બધી માન્યતાઓ પોતાની રહ્યા કરે અને કોઈને એકબીજાથી જુદું ના લાગે શું કહ્યું બોલ એવું આ ગામમાં હોય તો સારું કહેવાય કે ખોટું કહેવાય હે એટલે બધા ઉપરથી ઝઘડે બહાર કદાચ કોઈને એક બેનો ઝઘડો થયો હોય એ ઉપર ઉપરનો ઝઘડો રહે અંદરથી ના રહે પછી પાછા મટી જાય ઝઘડો એવું નહીં સમજાયું હા અને જો આવું ભેદ ના હોય એવું રહે નહીં તો પછી એ ઝઘડો અંદર કહી જાય પછી ઝઘડો વધ્યા જ કરે વધ્યા જ કરે વધ્યા જ કરે અને આવું આ ગામમાં થાય શહેરમાં થાય બધે થાય પછી આગળ આ બધું એનું ફેલાય બધું આપણને સમજાયું ને અને ફેલાતું બધું આગળ જાય તો આપણા ગુજરાતમાં ફરી બને બધું ત્યાર પછી દેશમાં જાય આગળ પછી બધું બધે ફેલાય એક એક માણસમાં આટલી તાકાત છે ના સમજો એટલે ત્રણ મંદિર બાંધ્યા એટલે ત્રણ મંદિર બાંધવાથી આપણને એમની પાછળ એના રક્ષણ કરનારા દેવ દેવીઓ છે શું કહ્યું બોલ ત્રણેય મંદિરના રક્ષણ કરનારા બોલ મોટેથી મોટું રક્ષણ કહેવાય ને રક્ષણ હા એ બધા દેવ રેડીઓ બોલ એમને આપણા પર રાજી રહે એ આ ત્રણ મંદિરના બધા મારી ગયા બધા દેવદેવીઓ ત્રણેય મંદિરના દેવદેવીઓ છે સમજાયું એટલે આપણા પર રાજી રહે એટલે આપણામાં ક્લેશ કળાપો કંકાશ બધું ઓછું થાય આપણને એટલે આપણે શું થઈએ પક્ષપાત વગરના તો પક્ષપાત મારું ગમે કે પક્ષપાત વગરનું તને પક્ષપાત હોય તો ગમે કે કોઈની જોડે પક્ષપાત ના હોય તો ગમે સાચું કે સાહેબ સાચું કે છે પણ તું જૈન છું કે વૈષ્ણવ છું ઘરમાં ભક્તિ કોની થાય છે હે અંબે માતાની અંબે માતાની હોય તો અંબે માતા ગમે કે દુર્ગા માતા ગમે હા માતાજી બધા એક એટલે આવી રીતે આપણને ભેદ ના હોય ભલે આપણે અંબા માતાની ભક્તિ કરીએ જોયું ને હા એટલે એને ત્રણ મંદિરના બધા દેવ દેવીઓ બધું જ આવી ગયું અંબા માતા આવી ગયા બધા જ આવી ગયા સમજાય છે એટલે ત્રણ આ ત્રણ મંત્રો છે ને એ અનાદિ એટલે કે સમયના આરંભકાળથી સંસારના શરૂઆતથી આપણે આવ્યા કરે છે અહીંયા ત્રણેય દેવ છે બધા મંદિરના મંત્રો અને મંત્રો જ બોલવાના હોય છે મુખ્ય એ મંત્રો બોલીએ તેમની પાસે જે દેવ દેવીઓ હોય ને એ બધા આપણા પર રાજી રહે એટલે આપણે નિષ્પક્ષપાતી થઈએ પક્ષપાત વગરના અંદરથી હા કેવી રીતે થઈએ જે બોલે છે મોટેથી બોલ ને અંદરથી અંદરથી તો અંદરથી આપણું જીવવાનું શીખવાનું છે શું કહ્યું એટલે ત્રણ આ ત્રણ મંત્રો છે એના ત્રણ મંદિરો છે એ બધા કોઈ પણ મંદિરમાં જઈએ પણ મંત્રો ભેગા બોલીએ આપણે શું કહ્યું અને એ બોલવાથી આપણામાં પક્ષપાત નહીં રહે જરા પણ ધીમે ધીમે બધો ઓગળતો જશે સમજાય છે તો જીવન સારું થાય કે ખોટું એટલા માટે ત્રણ મંદિર એટલે આ દેશમાં એ ત્રણ મંદિર જુદા પડી ગયા હતા અને એની જોડે મંત્રો બધા વહેંચાઈ ગયા હતા એવું વૈષ્ણવ છું એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાજ બોલવું બીજું મારે ઉમનો વચ્ચે ના બોલાય ક્યુ વાળા હોય તો કે મારે આમ ના બોલાય જૈન વાળા આમ કે બધું છૂટું પડી ગયું હતું આટલો મોટો દેશ એના કારણે બહુ બહુ માર ખાધો અને દુઃખે બહુ આવ્યા છે લગભગ બે હજાર ત્રણસો હજાર વર્ષથી બે હજાર ત્રણ હજાર વર્ષ કેટલા કહેવાય બસો કહેવાય ત્રણસો એટલે બોલને બે હજાર એટલે બસો ને બે હજાર ખરા ને હા એટલે આપણે ઇન્ડિવિજ્યુઅલ શું આવે હે એટલે ધનેશ તું સમજ્યો કે તું સમજ્યો મેં કહ્યું કે મીઠા પરાક ન આવ્યો ધંધુકાથી આવ્યો છું શું છું સામા કયા સ્ટાન્ડર્ડમાં છું એને માઇક આપો ભાઈ મોટેથી બોલજે હજુ મોટેથી બોલ આઠમામાં આવી એટલે સાત પૂરા કર્યા સારું તને ભણવાનું ગમે છે સાચું ભણીશ ને શાના માટે ભણીશ શોના માટે આ ઘરમાંથી ઘર ચલાવાય એટલા માટે બધા જોઈએ ને ના જોઈએ ખર્ચીટામાં ખર્ચ માટે જોઈએ કે ના જોઈએ હા તો ભણીશું મળે ને તને એટલે ભણવાનું ગમશે ભણીશ પણ જરૂર પૂરતું ભણવાનું પણ સાચું ભણવાનું કોને કહેવાય આવું સત્સંગમાં આવીએ અંદરથી શીખીએ એને શું કઈ બોલ હા અને પેલું સ્કૂલનું સ્કૂલમાં બહારનું ભણવાનું બધું એનાથી આપણને પગાર મળે પૈસા આવે ઘર ચાલે બધું ચાલે એટલે બે એટલે ખરું અંદરનું ભણવાનું આ એના કારણે પેલું બહારનું ભણવાનું સરસ થઈ જાય તારું સમજાય છે બહુ સરસ થાય તને યાદ સારું રહેશે વાંચીશ તો યાદ રહી જશે અને સરસ માર્ક આવશે તારી પ્રગતિ થશે સમજાય આપણે સુસુદ્ધિ છે જોઈએ બધા જ ભગવાન પાસે શસ્ત્રો છે તો દાદા ભગવાન પાસે શસ્ત્ર કેમ નથી સિમંદર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો દાદા ભગવાન પાસે શસ્ત્ર એટલા માટે નથી કે દાદા ભગવાને જોયું એમના આગળના જીવન ભવ હતા ને બધા એમાં કે શસ્ત્રથી એકબીજાની હિંસા થાય છે ખોટી છે અને આપણે શસ્ત્રથી કોઈની હિંસા કરીએ તો પહેલી આપણી પોતાની હિંસા થાય અને પછી બીજાને તો અસર થાય બીજાના શરીરને અસર કરશે પણ તેનું અંદર આપણને અસર કરી નાખે બહુ ખરાબ છે સમજાયું એટલે આ વખતે એ એમ પટેલ રૂપી સ્વરૂપે ભાદર ઉગાનમાં જન્મ્યા અને ત્યારથી બાળપણથી એમને માતાજીના સંસ્કાર એટલા સરસ મળ્યા હતા કે નાનપણમાં જ એમને લડવું નતું તો એના ભાઈબંધ જોડે લડાઈ પડ્યું કારણ કે ભાઈબંધ ઝઘડો કરતો હતો અને એ પછી એમનો સામનો તો કરવો જ પડે ને હે પછી એમ ગાંધીજીએ કહ્યું છે એક ગોલ મારે કે બીજો ગાંધી કે બીજો ગાંધી મારે એવું કહેવું એ તો એવો વખતનો માણસનો સંજોગ હોય તો કહેવાય નહીં તો ના કહેવાય એટલે સમજ પડી ના પડી કે નહીં તો આ સાહેબ એક ભાગ થયું તો બીજો ભાગ કરવાનો મારે એવું કરવાનું ખોટું નથી પણ આ વખત એવો નથી રહ્યો આ વખત એવો નથી રહ્યો કળયુગ કહેવાય કળયુગ એટલે કેવો હિંસા થાય છે અને અંદરથી ક્રોધ થાય છે આપણને માન જોઈએ કોઈ આપણને કહે તો સમજાયું ને અને આ બધી માયા વર્ગી પડે આપણને મારું મારું કયા કરીએ એટલે અને લોભ થયા કરે આપણને એ કળિયુગ કહેવાય બહુ વધારે પડતો એટલે બહુ એ મજબૂત થઈ ગયેલા હોય બધા સમજાયું ને અંદરના એટલે અંદરથી જીવન બધું બધું આવું ખાટું ને ખારું ને એવું આપણે દુઃખ દે દુઃખી થઈ એવું થઈ ગયેલું હોય બધું એટલા માટે શસ્ત્રો રાખીએ ખરા પણ વાપરીએ નહીં શું કહ્યું એટલે શત્રુ એટલે આવા શત્રુ નહીં બહાર રાખવાના હા હા આજે તો આ જીભને શસ્ત્ર કહેવાય શું કહેવાય હા એટલે જીભથી શબ્દ બોલાય કે ના બોલાય એ શબ્દને શસ્ત્ર કહ્યું સાથે એવું શીખવાડે છે બોલને શબ્દને આ શબ્દ બોલીએ છીએ એટલે એ શબ્દ સંભાળીને બોલવો જોઈએ ના સંભાળીએ તો એ શસ્ત્ર સ્વરૂપ ઉગામાય તો પેલું જયારે થયું પેલા હમન દુઃખ આપે એટલે પેલું પોતાને દુઃખ આપે તો જ હમન આપે નહીં તો આપણે જ નહીં શું કહ્યું બોલ પેલું પોતાને પડે પછી સામાન્ય અસર જાય તો આપણે એવી રીતે રહેવાનું સમજ્યો ને એટલે દાદા ભગવાન પાસે શસ્ત્ર નથી સાથી કે એ તો ભગવાન પરમાત્મા સ્વરૂપે પ્રગટ થવાના હતા ગાવું હોય એમનામાં સમજાયું કે નહીં સાધરે છે કે નહીં હા જો કે પેલું મૃત્યુ અવતારનું શું હતું પેલા એ તમને કથા ખબર છે ભક્ત ભક્ત પ્રહલાદ એના પિતાજી કોણ હતા હિરણ્યકશ્યપ કેવા સારા હતા કે ખોટા હતા શું કરતા હતા પ્રહલાદ પ્રહલાદ ભક્ત પ્રહલાદ હતા એના શું થતા હતા ના પણ એ કોણ હતા ભક્ત પ્રહલાદ એના શું હતા પિતા એ બધા પ્રહલાદના પિતા હતા અને એમનો દીકરો હતો એ દીકરાને દુઃખ આપતા હતા સુખ આપતા હતા કેટલું દુઃખ આપ્યું હતું અને પેલો થાંભલો ગરમ કર્યો હતો કે સાથી એનો જાઓ બતાડો મને ભગવાન છે બતાવો જાઓ અને બાજી પડો જુઓ ભગવાન છે કે નહીં એમને કહ્યું સમજાયું ને શું થયું પછી એમને અંદર ભગવાનનું ધ્યાન કર્યું ધ્યાન કર્યું તો ભગવાન તો ખુશ થઈ ગયા એમની ઉપર અને બાજવાગ જતાની સાથે થાંભલો ફાટ્યો કે ફાટી ગયો તો થાંભલામાં ભગવાન હતા કયા ભગવાન હા મૃત્યુ હતા પણ હું રૂપ લઈને આવ્યા ભગવાન એમના હાથમાં શસ્ત્ર હતું એમના હાથમાં કઈ શસ્ત્રો કયું કયું રૂપ લીધું હતું એમને પણ એ માણસ રૂપે હતા ને મોડું સિંહનું હતું મોડું સિંહનું હતું ને શરીર મોણસનું હતું હતું કે નહીં બોલ હે હવે પણ શરીર મોડું સિંહનું હોય તો હાથમાં નખ તો હોય ને મોટા સિંહના પંજાની નખ હોય છે પણ એ તો કઈ નાના હોય છે મોટા હે પંજાને નખ હોય તો શું કરે બહુ ખરાબ કે ના ફાડી નાખે ફાડી નાખે પણ એને હથિયાર તો ના જ કહેવાય ને એ તો હાથે ઉગેલા હતા પગમાં ઉગેલા હતા અત્યારે કહેવાય પછી અલગ એને ભગવાન કહેવાય હવે સમજો કે નહીં હા તે આ દાદા ભગવાન પાસે શસ્ત્ર એટલે અંદરથી અંદર શસ્ત્ર નહીં અને બહાર પણ નહીં એટલે આ જીભ છે ને એમની એવી સુંદર હતી કે કોઈને દુઃખ ના પહોંચે એવી એટલે હમરસત નહીં થઈ જાય બધા હમરસત નહીં એટલે આવો ધને યુ લિસન નહીં કે નહીં નો લિસન ફૂલ્લી તો આવું છે એટલે શસ્ત્ર એટલે શું કે ખાસ તો આજે આ જીભ ઉપર આધાર રાખે છે જીભથી આપણી વાણી બોલવાનું કેવું નીકળે છે અને આમાંને કેવું દુઃખ આપે છે કે જોવાનું એટલે કોઈને દુઃખ ના આપે એવી વાણી નીકળવી જોઈએ એ આકારમાં તો પછી બીજા શસ્ત્રો અંદર મનમાં પણ તમને ખોટા વિચાર નહીં આવે સમજાયું ને આ શરીરથી પણ જે આવશે તેને તમે રક્ષણ કરશો પણ કોઈને મારશો નહીં નુકસાન નહીં કરો અને બહુ વધારે શક્તિ આવશે તો તમે સહન કરતા શીખશો શું કહ્યું બોલો એ દાદા ભગવાન ત્યાં દાદા ભગવાન પાસે શસ્ત્ર નથી એનો અભૂત એ છે અને સિમંતભાઈ ભગવાનનો જન્મ ક્યાં થયો તો કે સિમંતભાઈ ભગવાનનો જન્મ અહીંથી ઈશાન દિશામાં ઈશાન દિશા કઈ બાજુ કહેવાય કે ઉત્તર અને પૂર્વ એનો ખૂણો બોલ એને ઈશાન ખૂણો કહેવાય એ ઈશાન ખૂણાની બાજુ આપણે આજે વચ્ચે છે ને આપણી દુનિયા એવી બીજી દુનિયાઓ છે એ ખૂણામાં પાંચ દુનિયાઓ છે એવી કે આપણાથી જે નજીકની દુનિયામાં છે અને આપણાથી જે નજીક સ્થળ છે દુનિયાનું મોટી દુનિયા છે એનું જે નજીક સ્થળ ત્યાં આગળ જન્મ થયો એને શું કે છે મહાવીરે ક્ષેત્ર ક્ષેત્ર એટલા જગ્યા જેવું ભારતનું આ ક્ષેત્ર બધું એમ કહેવાય સમજાય ત્યાં થયો હતો અને આજે પણ છે શું કહ્યું આ દાદા ભગવાન એમ પટેલ રૂપી દેહમાં જે ભાદરંગામાં પરમાત્મા સ્વરૂપે પ્રકાશ થયા એમને આ મનથી પણ કોઈને શસ્ત્ર નથી વાપરતું ખોટો વિચાર જ આવતો નતો કોઈને દુઃખ ને કોઈના માટે નતો આવતો સમજાયું ને જે આવે એમને સામેથી થાય તે પોતાની ઉપર જ લેતા હતા સમજાયું એનું કારણ કે એમનું મન બહુ મજબૂત હતું શું કહ્યું મન નબળું હોય ને તો એ મુશ્કેલી પડી જાય આ કાળમાં સમજાય છે કે આ સત્સંગો સાથી આવો છો તમારું મન મજબૂત કરવા માટે બોલો ને અને જેનું મન મજબૂત હોય એની વાણી બહુ સરસ હોય આ બોલવાનું સમજાય છે ને અને એનું શરીર નિરોગી હોય કેવું નિરોગી હોય તો સારું કહેવાય ખોટું બહુ સારું કહેવાય કે ઓછું સારું હા એટલા માટે શ્રીમંત સ્વામી ભગવાન ત્યાં જન્મ્યા હતા અને એમ પટેલ રૂપી જ્યારે અહીંયા ઇઠ્યાસી પહેલા એમનું શરીર હતું ઇઠ્યાસી જાન્યુઆરીની બીજી તારીખે એ શરીરનો અંત આવ્યો દેહાંત કહેવાય છે આપણામાં અને દાદા ભગવાન એ જન્મવાનું નહીં મરવાનું એવા કાયમના એ આપણા ભગવાન દરેકમાં હોય એને અંતર્યાત્રી પરમાત્મા કહેવાય શું કહેવાય બોલો હા એમનો જન્મ ત્યાં થયો હતો ને દાદા ભગવાન એમ પટેલ રૂપી શરીરની અંદર એમનું મન આટલું સુંદર હતું વાણી સુંદર હતી અને બહારનો વ્યવહાર શુદ્ધ અડધો જીવનનો આ શરીરથી એટલા માટે એ મનના સ્તરે મન મન બહુ જીરામ જેવું છે સમજાય છે આ કોઈ માઇક્રોસ્કોપમાં જ નહીં મન કોઈ પકડાય જ નહીં કોઈનાથી સમજાય એ લેવલે સિમંદર સ્વામી ભગવાન જોડે એ પરમાત્મા કહેવાય દેહધારી પરમાત્મા એમની જોડે એમને અનુસંધાન જોડાણ હતું શું કહ્યું હા એટલે આપણને સાહેબ શીખવાડે છે ને અહીંયા સત્સંગમાં કે બોલો પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી બોલ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા શિવશંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું હવે આ નમસ્કાર તમે રોજ બોલો ચાલીસ વખત કેટલા તો ત્યાં આગળ સાષ્ટાંગ દંડવત પોતે હોય ને આપણે હાજર હોઈએ શરીરથી ત્યાં આપણા જેવો જ મનુષ્ય લોક છે બધો સમજાયું ને એવા બધા દુનિયાઓ છે બધી તો ત્યાં આપણે હાજર હોઈએ અને ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરતા હોઈએ એવા એકસો આઠ વખત કરીએ એવું ફળ મળે અહીંયા આગળ ચાલીસ વખત એ બોલવાથી આવી રીતે હા દાદા ભગવાનની સાક્ષી કેટલી વખતે તો તમને જયારે વખત મળે ત્યારે બોલજો બધા બોલશો ને હે અઠવાડિયામાં એક વખત બોલશો કે મહિનામાં એક વખત હે તો તો કામ થઈ જશે તમારું તો તો બહુ સરસ ભણવાનું બહુ સારું રહેશે તમારું એવું તમે વિધિમાં ચાલીસ વખત બોલાવીએ વિધિ તો તમે વિધિ જ થાય દરરોજ કે છે તો એ તો તમે જાણો પૂછી લો પૂછો પૂછો પૂછો તમારા વિદ્યાર્થી સાહેબને ખાતરી આપો ખાતરી આપો રાજી થવો ખુશ તમારા શું કહે એવું ના કરે એવું ના છોકરાઓ ના કરે નાદુક પોઝિટિવ છે Well, that's અચ્છા બીજા બે ચિઠ્ઠીઓ આવી એટલે બે ત્રણ આવી ગઈ આપણે લઈશું કે આપણે ચાર છે આપણી પાસે ચાલો સમીર શાહ પાછો આવ્યો શું તો પછી ઇંગ્લિશમાં લખવા મળ્યું છે તમને ઉકલશે ગુજરાતી બોલતા નથી આવડતું લખતા નથી પણ બોલે તો ખરો તમે ગમે તો બોલે છે શીખી જઈશ તું શીખીશ ને તો દાદા ભગવાને કહ્યું છે કે જે ગુજરાતી શીખશે એને આ બધું જ શીખવાનું આવડી જશે એની મેં આવડી જશે આ દાદા ભગવાનનું જ્ઞાન ભલે ધીમે ધીમે આવશે પ્રેક્ટિસ વાર જે બોલવાનું શીખજે તું એકબીજા જોડે અને લખવાય શીખજે ક ક કરીને હા ત્રણ એબી સીડી શીખીશ કે નહીં તને નાનો થી આવડી જશે પહેલામાં હા વોટ ડઝ મહાત્મા એન્ડ ભગવાન મહાત્મા મહાત્મા એટલે જે આત્મદશા પામ્યા છે તે આત્મા એટલે ભગવાનનું સ્વરૂપ શું કહ્યું એટલે જે આત્મા જ્ઞાન પામ્યા છે કે હું કોણ છું આ શરીરની અંદર તે રિયલાઇઝ કર્યું છે શું કર્યું એટલે રિયલાઇઝ કર્યું માટે એમને મહાત્મા કહેવાય શું કહેવાય અને રિયલાઇઝ નતું કર્યું ત્યાં સુધી એમનું ચંદુભાઈ નામ હોય તો હું ચંદુભાઈ છું એવું એમને રિયલાઇઝ રહેતું એટલે અંદર રિયલાઇઝ એ જ એટલે એને મૂઢ આત્મા કહેવાય મૂઢ મૂઢ એટલે ટર્ન હવે ફેસ મારો કેવો તું મારી જોડે વાત કરું આમ ઊંધો ફરીને તો કેવો કેવો ટર્ન અબાઉટ કહ્યું ને તો તેવી રીતે વાત થાય મારી જોડે અને કોઈની જોડે થાય મેં તો કેવું થાય વ્યવહારમાં કરી જતો અને પછી રાઈટ ટર્ન થઈ જવું તો બરોબર થાય કે નહીં એટલે મહાત્મા થયા ને પેલા મૂળ હાથમાં હે રોંગ ડાયરેક્શન આપણે કીધું હા સમજાયું ને હું સરી તે હું છું એટલે રિયલાઇઝ કરે એટલે મહાત્મા કહેવાય અને એન્ડ ભગવાન વોટ ડઝ મહાત્મા ભગવાન મીન મહાત્મા જેમને હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું પ્યોર પ્યોર શુદ્ધ આત્મા છું સમજાયું ને આ ધનેશ અને ધનેશના માઇન્ડ બોડીના સ્પીડથી એવું રિયલાઇઝ થાય ને તને રિયલાઇઝ થાય ને ત્યાર પછી એ ભગવાન કહેવાય અંદર શુદ્ધાત્મા એ અંદરના શુદ્ધાત્મા આત્મજ્ઞાન સ્વરૂપે શુદ્ધ સ્વરૂપે એ ભગવાન કહેવાય સમજાયું ને અને અમુક શરીર જે છે એ શરીરના ભાગને મહાત્મા કહેવાય શરીર જીવતું છે ને એટલે સમજાયું એ તો ના જ મળે આત્મા તો જન્મે નહીં મરે નહીં કારણ કે પરપેચ્યુઅલ પરમેનન્ટ છે કેવો છે અવિનાશી છે બોલો નાશ થાય નહીં જેમનો બોલો અનંત અનંત શક્તિનો ભંડાર છે બોલો જે ખૂટે જ નહીં એવી ખૂટે નહીં એવી રહ્યા જ કરે કાયમની રહ્યા કરે એવો અનંત શક્તિનો ભંડાર છે અનંત સુખનું ધામ છે બોલો ધામ એટલે એબોર્ડ એબોર્ડ ઘર એટલે રહેવાનું જગ્યા કહે ને એટલે પોતે જ અનંત સુખવાળા છે અનંત સમજાયું કે નહીં હે બોલો અનંત સુખવાળા અનંત સુખધામ એવા ભગવાન છે સમજાયું ને એ સિદ્ધાર્થમાં ભગવાન એ આ રિયલાઇઝ થયા પછી હોય પછી ક્રિશ્ચન પેલા બીજા લઈ લેવા દે અને કનેક્શનમાં પૂછી લે જલ્દી પણ અમે ગુજરાતી છે બધા હા હા બીજો છે અરે મને ભૂલ થઈ ગઈ હા વોટ ઇઝ કેવળ જ્ઞાન ઓ બાપરે ઓ બાપરે જો કેવળ જ્ઞાનમાં તને સમજાવેલા છોકરાઓ ધ્યાનથી સાંભળજો હા હું કોણ છું બોલો અને હું કોણ નથી એ બંનેનું બંને પક્ષનું બંને પક્ષના ગુણો સાથે જ્ઞાન થઈ જાય નોલેજ થઈ જાય અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય એ શરીર જોડે આત્માથી આત્મ સ્વરૂપે શુદ્ધ સ્વરૂપે આપણે રિયલાઇઝ થયેલા શરીરમાં રહ્યા કરીએ અને શરીર જીવાતું જાય એમાં આપણને રિયલાઇઝ થયું તે એ કેવળ જ્ઞાનની બિગિનિંગ કહેવાય એટલે બીજને બિગિનિંગ કહેવાય સીડ બોલો બીજ બીજ આ ઝાડ છે બોલો એ બીજમાંથી થાય છે કસામાંથી થાય બીજ હોય જ બીજ હોય જ આંબો છે આંબો છે તે ગોટલી અંદરની રોપે તો ગોટલી અંદર બીજ છે એ બીજ ઉગી નીકળે ફૂટી નીકળે કોથમીરમાંથી અને આંબો ઝાડ થઈ જાય સમજો વડ છે તે એના એક એક આટલો પેલો ફ્રૂટ હોય નાનું એની અંદર રહીના દાણા જેવા નાના નાના બિયા હોય કે ના હોય એક એક બિયામાં આખો વડ સમાયેલો છે એમાંથી જેટલા જમીનમાં જઈને ફૂટવાના હોય એટલા ફૂટી શકે છે સમજાય છે એટલે બોલો એટલે બીજમાં આખો વર્ષ સમયેલો છે તે બીજ સ્વરૂપે જમીનમાં જઈ એને હવા પાણી ખાતર બધું મળે ત્યારે એ ઉગે પછી એ બીજ ઉગતું જાય સમજાયું બીજ હોય તો આગળ એનું રિઝલ્ટ આવે શું કહ્યું બોલો હા એટલે તમે પરીક્ષાની તૈયારી કરી હોય એ બીજ કહેવાય અને બીજ બરોબર જેવું હોય એવું એનું પરિણામ આવે આવે કે ના આવે એવું આ રિયલાઇઝ કરવાનું આ બીજ છે સમજાયું ને પણ તમે લોકો નાના છો એટલે તો સાહેબ કે સત્તર વર્ષ વગર ના હોય અને પછી એ બધા તૈયાર થશે શું સમજ્યા એટલે આવું છે એને કેવળ જ્ઞાન કહેવાય તે પૂરેપૂરું થઈ જાય ત્યાં સિમંદર સ્વામી પરમાત્મા છે એમને કેવળ જ્ઞાન કહેવાય શું કહ્યું અને આ દાદા ભગવાન છે એમને કેવળ જ્ઞાનનો અનુભવ થયો શું થયું પરંતુ આ કળિયુગમાં બોલો આ શરીર પૂરેપૂરું સો ટકા અંદરથી કેવળ જ્ઞાનનો અનુભવ થયો છે તે એ શરીરના સાથે શરીરના હંડ્રેડ પર્સન્ટ પ્યોરિટીથી આ કળિયુગમાં ના થઈ શકે એટલે શરીરમાં એ કેવળ દર્શન સ્વરૂપે અને શરીરના વ્યવહારથી ડિવાઇન વ્યવહારથી દિવ્ય વ્યવહારથી બધાને કેવળ દર્શનથી કેવળ જ્ઞાનનો લાભ બીજ સ્વરૂપે આપે પીર સ્વરૂપે આપે એમાં એમનું ડિવાઇન બોડી એ માધ્યમ તરીકે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ડિવાઇન ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે બોડલી ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ફરિસ્તા જેવા બધાને કામ થાય એમ હવે સમજાયું તે હ્યુમન બોડી આવું થઈ શકે છે તમને લોકોને ગમે કે ના ગમે આ ના બહુ જૂનું બોલ્યા એટલે કેવળ જ્ઞાન ગમે ને કે સિમંદર સ્વામી ભગવાનને જ્યાં છે ત્યાં આગળ કળિયુગ નથી એ દેશ એ દુનિયા જેવી છે આપણા જેવી કે ત્યાં આગળ કાયમનો કાર ચક્ર હોય ને એ બધું દ્વાપરયુગ હોય એટલે પોઝિટિવિટી હોય વધારે અને નેગેટિવિટી બહુ ઓછી હોય શું કહ્યું સમજાય છે તમને લોકો સમજાય છે ને બધાને બોલો ને અને આપણે અહીંયા કર્યું છે એટલે નેગેટિવિટી વધારે હોય ને પોઝિટિવિટી તો બહુ ઓછા ઓછી હોય હવે સમજાયું એટલે આજે જે વાતાવરણ જોયા કરીએ છીએ તે એટલા આવું છે એમાં સત્સંગનો લાભ લઈ લેવો જોઈએ તો આપણું જીવન અંદરથી બહુ સારું થાય અને બહાર પછી આપણા સંજોગો એવા જ આપણને થયા સંજોગોની સર્કમસ્ટન્સ છે બધું સમજાયું ને હા અરે યાર ધંધુકાનો મીઠાપુરા વાળો આવે ને તો ના એ તો આવી ગયો એનું એ તો આવી ગયું ખબર થઈ ગયું પછી પાછો એ થઈ ગયું કૌશિક વસાવા કઈ છે તું કઈથી આવ્યો ભરૂચથી ખંભાતથી આવ્યો કૌશિક વસાવા દ્વિમંત્ર કોને આપ્યા શા માટે આપ્યા તો કે આજે આ કળયુગમાં આ કાળ માટે દાદા ભગવાને એ ત્રણ મંત્રો સાથે હોવા જ છે એવું એ વસ્તુ ભૂલાઈ ગઈ હતી એને પાછી એમના જ્ઞાનમાં પ્રકાશમાં દેખાઈ કે ભારતનું કેમ આટલું બધું દુઃખી થાય છે બધા જીવો એમાં એ દુઃખી ઓછા થાય અને અંતરથી બધાનું સુખી જીવન જાય એના માટે એમના જ્ઞાનમાં પ્રકાશમાં સમજાયું એટલે ત્રણ મંત્રો ભેગા કર્યા એમને અને દાદા ભગવાને એ પ્રસ્થાપિત કર્યા શું કહ્યું પ્રસ્થાપિત એટલે એસ્ટાબ્લિશ કર્યા આ કાળમાં સમજાયું ને જે લુપ્ત થઈ ગયા હતા છૂટા છૂટા પડી ગયા હતા એટલે એમને પ્રસ્થાપિત કર્યા પ્રસ્થાપિત કર્યા એટલે એના નિશાની સ્વરૂપે બધાને ધ્યાન રહે એટલે એના મંદિર પણ હોય એટલે ત્રણેય મંદિરો એક સખા એક જ જગ્યાએ રાખ્યા એટલે પછી ઝઘડા જ મટી જાય બધા શું કહ્યું બોલો આવું છે સમજ્યા પછી મીઠાપરાનો બીજો પ્રશ્ન આવ્યો બંધુકાવાળાનો શિવ હે બે ભાઈઓ બે ભાઈ કૃપા કૃપા કૃપા શિવ સામે નંદીને શા માટે બેસાડવામાં આવે છે કહી ગયો આ કૃપાલ શિવ સામે નંદીને એટલા માટે બેસાડવામાં આવે છે કે આપણું આ મનુષ્યરૂપી શરીર કરિયુગનું છે ને એ આખું આખલો કહીએ છીએ આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ ઇંગ્લિશમાં શું કે ધને અને બળદ બળદ એટલે શું કે બુલોક બુલોક બુલોક એટલે કરિયુગનું શરીર માણસોનો આવા છે બધા એટલે ભગવાનની આગળ જે આપણે નંદીને બેસાડ્યા છે એ નંદી કેવા છે તો કે એવું શરીર શિવજી ભગવાનને સડંદર થઈ ગયેલું છે કેવું બોલને એને ગુજરાતીમાં સમર્પિત કહેવાય બોલ બધા બોલો શરણ દર્દ સમર્પિત એટલે માણસ ઉછરની કરીબનું આવું હોય એવું સમર્પિત હોય તો નંદી તો કાયમનો સમર્પિત છે એટલે એને એક એક્ઝામ્પલ અને આવું છે એવું એક ગોડ એક આપણે ડેટી છે ડેટી શું કહ્યું ડેટી સમજાય છે ડેટીને ગુજરાતીમાં શું કહ્યું સાહેબ દેવી એટલે દેવો કહીએ છે ને દેવ દેવ દેવને દેવી નથી કહેતા એવું અને ઇંગ્લિશમાં દેવી કે સમજાયું કે નહીં એટલે આ બધાને એવા દેવી છે પણ એનું મુકાય છે આવી રીતે સમજાયું કે નહીં એટલે આપણે પૂજામાં આપણું શરીર આ કળિયુગનું આવું કામ ના કરે અને ભગવાનને સમર્પિત કરે એના માટે નિશાને મૂકી છે નહીં સમજાયું અને સિંગડા છે તો કોઈને મારે નહીં શું કહ્યું એટલા માટે શાહ સાહેબે શીખવાડ્યું કે શિવજીના દર્શન કરવા હોય એ નંદી મૂક્યા સિંગડા હોય ને એટલે હવે આપણે એની સિંગડા પર મૂકી દેવાની કેવી રીતે જો પહેલી ને છેલ્લી સાંભળે સાંભળે તો નહીં બધા એ શું કરે નહીં કહો આ દિવસો કરે ને ધ્યાન આપ જરા એટલે નંદીના નંદીના સિંગડા છે ને આમ મૂકી દેવાનું અને પછી બેસી જવાનું અને નંદીનું પૂછ છે ને પૂછ કે હાથ એને પકડવાનું એટલે પૂછડું બધું સરખું ચાલે એવું આપણે આપણે પૂછડું નથી પણ આપણે સરખા ચાલવા માટે જોઈએ કે નહીં અને સમજે છે કે અને પછી એ જાણી એટલે બે વાત છે તો બધા કામમાં લાગી જાય ને ભગવાનના દર્શન કરવા એટલે હાથે હસ્પત્યા ના થાય એવું નહીં થાય નહીં તો હાથ હસ્પત કર્યા કરે બધી સમજાયું અને પછી નીચે નહીં જવાનું અને એમથી આ બેગરી વચ્ચે ભગવાનને બરોબર અહીંયાથી નીચે ધ્યાન કરી અને ભગવાનના દર્શન કરવાના મહાદેવજીના સમજાયું ને એટલે એ પરમાત્મા સ્વરૂપ આપણે દર્શન થયા હતા હવે સમજાયું કે નહીં અને ત્યાંથી પાર્વતી માતાના દર્શન થાય થાય કે નહીં પાર્વતી એટલે શું કે આપણું બોડી શરીર શું કહેવાય બોડી ક્વોલિટી એને પાર્વતી કહેવાય એને આપણે ગુજરાતીમાં પ્રકૃતિ કહીએ છીએ શું કહીએ છીએ ઇંગ્લિશમાં સાહેબ શું કહેવાય nature body body nature body nature પ્રકૃતિ બોડી નેચર અને ગોડ નેચર જુદા હોય કે ના હોય ના કેમ કહ્યું તે ઉભો થઈને બહુ મોટેથી મોટેથી બોલે એટલે બોડી ક્વોલિટી બોડી નેચર અને હે અલગ છે ને બધા અને સાથે જોડે છે ને એ કેવી રીતે for example milk and water are you sure milk and water are you sure explain why how milk પણ તે બે ટુગેધર ને જોડે જ છે ને પણ એને નુકસાન કરે છે વોટર દૂધને અને દૂધ વોટરનું કંઈક બગાડ કરે છે દૂધ વોટર નથી થતું ને બંને જોડે જ રહે છે ને એવું આપણે આ ભગવાન ભગવાનને કરીએ nature quality body nature quality ને ગોડ નેચર ક્વોલિટી ને જોડે છે છતાંય આ બોડી નેચર ક્વોલિટીથી આપણે ગોડ નેચર ક્વોલિટીનું બધું રિયલાઇઝ કરીએ એના માટે બોડી બહુ સરસ છે હ્યુમન બોડી કહેવાય હવે સમજ્યા સાંભળો છો અને છોકરાઓ સાંભળો છો કંટાળો આવે છે બોલો કંટાળો આવે છે અરે વાહ કંટાળો એટલે શું હે કાંટાવાળી પથારી શું કહ્યું બોલો ફોન બેડ એ સારી કહેવાય ને હે ફોર સ્લીપિંગ કંટાળવા એવું લાગે આપણને ના સમજાયું હે તો શું હારા કરે બધા તો છોકરાઓ તમારા પટેલ વત્સલ રાજેશભાઈ કઈ ગયો ઉભો થઈ ગયા બાદરામ શું કે આપણે અરે વાહ શું વાત વડોદરા સાયકલ પણ જાય બસમાં જાય તમારી સ્કૂલ આવે છે આ વર્ષે અગિયારમો અગિયારમો ક્લાસ ખુલવાનો છે ઉનાળામાં સ્કૂલનો આપણા ભાદરવના વડીલો અને બધા આવ્યા છે બહેનો અને બંને પક્ષીઓથી બધા છે ને સાંભળજો કે કેલનપુરીમાં આપણી ગુજરાતી સ્કૂલ ચાલે છે એટલે લગભગ બસો એક ઉપર હશે છોકરાઓ અને આ થોડા વર્ષે એમાં બહુ વધારે ફી લેવામાં કેટલી લેવામાં આવતી આ તો બધા જાણે છે કે ત્રીસ રૂપિયા એ પણ પાછળ એમાં પણ અમુક બાર હજાર રૂપિયા નથી ત્રીસ ટકા આપણે માફ કરીએ આમ ફી તો રૂપિયા છે પણ ત્રીસ રૂપિયા સંસ્થા ભરે ત્રીસ રૂપિયા લોકો આપે ગામડા ચાલીસ ગામડાના છોકરાઓ આવે છે ભગનના વડીલો સાંભળો છો બાવીસ ગામડાના છોકરાઓ આવે છે બધા એમાં થોડા સાયકલ પર આવ્યા થોડા નજીકના હોય તો બે ચાર પાંચ કિલોમીટર તો ચાલી નાખે છસો આગળ કિલોમીટર ચાલી આવે ત્યાંથી સમજાયું એ હતી ત્રીસ રૂપિયા જેટલી મોંઘી ફી રાખી છે બોલો શું વાતો સારું કહેવાય હે ના કહેવાય શું શું બોલે છે Dhanesh is good to charge 30 rupees per month? Not there, not okay. No. because that's not okay. Huh? What is your fee? You don't know. Ask. પચાસ હજાર વર્ષના only only fifty thousand rupees है कितना दे पचास हजार बोल रहा क्या है कुछ दे दिया हाँ? बोलना क्या महीना का तो पूछ तारा ईयरली करीब तीस से फिफ्टी थाउजेंड चालू જેમની ફી છે ફિફ્ટી થાઉઝન્ડ અને કેરનપુરીમાં જે સ્કૂલ છે એમાં yearly only three sixty rupees છે આપણે કીધું not not good not bad extremely good extremely good અરે from village village student coming is good then help help them huh? There is કોઈ વત્સલ રાજેશભાઈ આપણે તેલુગુડી સ્કૂલમાં ભણે છે ત્યાં વડોદરાથી જાય છે સાયકલ ઉપર કોઈ ભગવાનના પોતાની સાથે જોઈએ એટલે કે ગમે તે બાજુથી જોઈએ તો તે આપણી સામે જુએ જેવું કેમ લાગે છે સમજાવવા કૃપા કરશો આ તારો પ્રશ્ન બહુ મોટો છે પણ તને કેવી રીતે આ પ્રશ્ન થયો એ તો આપણે બધા એને કેવી રીતે કારણ કે ફોટામાં જોઈએ ને તો ગમે તે દેવી દેવી ભગવાન આપણે જોઈએ તો જ્યાં આપણી બાજુ જોઈએ બધા જે અહીંથી ગમે તે ખુલાસી જો ગમે તે આપણે એવું ખરું કે નહીં હે કે ભગવાનની આ નજર દ્રષ્ટિ જેવી છે કે એ દ્રષ્ટિ બધાના ઉપર સમાન પડે છે કેવી બધા જુદા જુદા છે એમને જોનારા છતાં પણ એમની દ્રષ્ટિ બધા પર એક સમાન છે એટલે બધાની અંદર ભગવાન વસેલા છે પરંતુ જુદા જુદા બધા છે શરીરથી અને છતાં ભગવાનના દર્શન કરે છે પોતાના એટલે જ્યાં જ્યાંથી દર્શન કરે તેને એમ જ લાગે કે મારી આમ જ જુએ છે શું કહ્યું કારણ કે બોલ કારણ કે ભગવાનની દ્રષ્ટિ ભગવાનની દ્રષ્ટિ બધા ઉપર સમાન છે સમાન છે પણ સરખી નથી પણ સરખી નથી સમાન ભાવે સમાન ભાવે એટલે કે સામાન્ય ભાવે એવું જોવે બધાની દ્રષ્ટિ છે ભગવાન એટલે આ આંખોથી હોય એ આંખો પણ એમાં પણ સામાન્ય ભાવ જ હોય સમજાયું ને એટલે કોઈની જોડે ભેદ ના દેખાય બધા બધામાં ભગવાન એક સરખા છે રહેલા છે અને આ બધાના રૂપ જુદા છે શરીરના એટલું છે સમજાયું રૂપ જુદા એટલું દેખાય પણ એમાં જુદા જુદા આ છે તે છે એવું ના હોય એમને હવે સમજાયું એટલે આપણને ગમે તે જુદું એટલું દેખાય એવું દેખાય આપણી અંદર ભગવાન રહેલા છે એટલે હા બહુ સારો પ્રશ્ન છે બોલો હિતેશ રાણા સુરતથી આવ્યો છે ઉભો થાય તો શામાં ભણું છું ભાઈ કક્ષામાં ભણવાનું ગમે છે તને ભણીશ કે નહીં કેમ આવો અવાજ થઈ ગયો હા બહુ બોલ્યો હતો એમાં એ જય સચિદાનંદ દાદાજી દાદા ભગવાને ત્રણ મંદિર બાંધ્યા પરંતુ દાદા ભગવાને એ ત્રણ મંદિરમાં શિવ ભગવાન વાસુદેવ ભગવાન અને સિમંદર સ્વામીજીની મૂર્તિઓ કેમ મૂકી બહુ સારો પ્રશ્ન છે ત્રણ મંદિરમાં જ્યાં ત્રણ મંદિરમાં ભગવાન તો જોઈએ કે નહીં હે તો સિમંદર સ્વામી ભગવાન એ શરીર સાથેના પરમાત્મા કહેવાય શું કહ્યું બોલ એવું જે શરીર હોય જેમાં જેમાં આત્મા પરમાત્મા પ્રકાશે પ્રકાશ્યા હોય સો ટકાથી એમને શરીર વાળા દેહધારી પરમાત્મા કહેવાય હવે સમજો એટલા માટે એ સિમંદર સ્વામી અરે અહીંયા મૂકો અહીંયા માઇક નહીં આગળ બહુ તો એવી રીતે સિમંદર સ્વામી ભગવાન અને એમના ડાબા હાથે વાસુદેવ ભગવાન છે યોગેશ્વર કૃષ્ણ ભગવાન કહેવાય બોલ શું કહેવાય એ મંદિરમાં એમને મૂક્યા અને યોગેશ્વર કૃષ્ણ ભગવાન હતા સાચા હતા કે ખોટા હતા કેટલા ટકા સાચા હતા હંડ્રેડ પર્સન્ટ સાચા હતા એટલે સાચું જ કહેવાય ને હે પણ થઈ ગયા કે છે હા છે સાથી બધા ભક્તિ કરે છે એમની છે કે નહીં બોલ કરે કે ને એટલા માટે એટલે શરીર સાથે હતા અને ભગવાન સ્વરૂપે એ શરીર સાથે એમને વિષ્ણુ કહેવાય કેવા વિષ્ણુનો અવતાર કહેવાય સમજાયું એટલે કૃષ્ણ ભગવાનમાં દેવકી માતાના દીકરા તરીકે અને યશોદા માતાના પણ દીકરા તરીકે યશોદા માતા એમના પાલક માતા પાળેલા અને દેવકી માતા જન્મ આપનારા તો આવી રીતે હતા સમજાયું ને અને નાનપણથી તમારા જેવા હતા ત્યારથી એ જન્મ્યા એવા એમનામાં શક્તિ તાકાત બધું સુંદર હતું પણ કોઈના કોઈના ઉપર વાપરતા નતા એ સમજાયું એ વાપરતા નતા પણ શક્તિ જેવું બળવાળું હતું શરીર બધું તે એ કણથી કામ લેતા હતા શું બોલો બળથી કામ લેવું અને કણથી કામ લેવું એમાં ફેર કરો બોલો ને કશું ફેર સમજાય તમને તો મને સમજ પાડો તને ખબર પડે બળથી લેવું એટલે કેવી રીતે કહો બળથી ભાઈ ભાઈ બોલ मोठ्याने बोल हो नाही बोल जा બધી બોલ જલ્દી બધી કામ લેવું એટલે શું કહેવાય જબરા જબરા જબરા હોય અને નબળાને મારે એને બળથી કામ લીધું કેવાય અને અને કળથી એટલે શું એ શરીરથી જબરા હોય બોલ અને મનથી પણ જબરા હોય પણ નબળાને નબળાનું જબરા સામે ગભરાનું રક્ષણ કરે ગભરાનું એ વાત એ કળથી કહેવાય કળ એટલે કળા શું કહ્યું કળા એટલે બુદ્ધિ કહેવાય હા સમજાય છે હે લડ્યા વગર આપણે વોર કે લડ્યા વગર આપણે જીતી લઈએ તો સારું કહેવાય પણ એમાં કળ તો વાપરવી પડે ને હા વાપરવું પડે ને માથું ભેજવું એવું છે એ ભગવાનનું કહેવાય હવે સમજ્યા કે તમે જેવા નાના હતા ત્યાંથી એવા હતા નાનપણથી જ પરાક્રમ આવ્યા બધા એમને તો સાંભળો છો કે નહીં બોલો ને હા એટલે એટલા માટે બાસુદેવ ભગવાન મૂક્યા ત્યાં આગળ બે મંદિરમાં સમજાયું એ પેલા શ્રીનાથજી અને તિરુપતિ બાલાજી કે જેમના સ્વરૂપો છે એટલે એ જ કૃષ્ણ ભગવાનના સ્વરૂપો એમને જેમનું આયુષ્ય દરમિયાન આપણે શરીર સાથે સમજાયું કે નહીં અવતાર સ્વરૂપે એવી રીતે પૂછાય કારણ કે આપણે ત્યાં વૈષ્ણવ ભક્તિમાં કોઈ શ્રીનાથજીની ભક્તિ કરે સમજાયું સાઉથ ઇન્ડિયામાં જોયું તો વેંકટેશ ભગવાન કે એટલે કે આ તિરુપતિ બાલાજી કે આવી રીતે હોય છે સમજાયું કે નહીં એ ડાકોરમાં રણછોડરાયજીએ છે પાછા રણછોડરાયજી એટલે શું કહો રણછોડ એટલે ઋણ ઋણ શબ્દ આવ્યો છે ઋણ ઋણ શબ્દ સાંભળ્યો છે નહીં સાંભળ્યો ઋણ એટલે લાયબિલિટી બોલો દેવું બોલો તમને ના સમજાયું કે નહીં અને ઋણ છોડ એટલે શું છોડાવે લાયબિલિટીમાંથી આપણને છોડાવી દે લિબરેટ કરે લિબરેટ કરે હે લિબરેશન કરી દે એટલે ઋણ છોડ એ ભગવાન પાસે ડાકોર પાસે હું જાણો છો હે તો એ ત્યાં આગળ અને ચુમ્બકેશ્વરી ભગવાનની જમણી બાજુ મહાદેવજી છે એમનું મંદિર છે તો શિવલિંગ કહેવાય છે સમજાયું એ તો એક સાઇન તરીકે મૂક્યું છે એ બોડી નથી પણ સાઇન તરીકે મૂક્યું છે એટલે ભગવાનનું સ્વરૂપ કેવું તો કે કલ્યાણ સ્વરૂપ કેવું બોલો શિવનો અર્થ કેવો થાય કલ્યાણ સ્વરૂપ બોલો કલ્યાણ સ્વરૂપ એટલે બોલે નહીં ખાલી નજરે પડે નજર બી પડે બધાને તો બધાનું સારું જ ઈચ્છે ભલું જ ઈચ્છે બધાનું ભલું થાવ એનું ગુરુ કરે તો ભલું ઈચ્છે કલ્યાણ સ્વરૂપ સમજાયું બોલો ને અને એમના દેવ હોય એમના રક્ષણ કરતા એ કેવા હોય જબરા લોકોનું રક્ષણ કરે એવા અને જબરા લોકોને મારે નહીં પણ એવી જબરાઈ આપે કે જબરાઈ અને મારી નાખે ભગવાનને તો બધાને આપવું પડે ને આશીર્વાદ તો જબરા નહીં આપવા પડે નબરા નહીં આપવા પડે એવું અમારે કે જો આપણા મોટા સાહેબ કહે છે ત્યાં બેઠા છે ખરું નહીં સાહેબ સમજાયો એટલે આપણે સંજ્ઞા સ્વરૂપ એમ એટલે કલ્યાણ સ્વરૂપ જેમની મનુષ્ય શરીર સાથે આપણને ભાવના જેવી થઈ શું કહ્યું કલ્યાણ બધાને સારું ઈચ્છવાની સારું બધા માટે સમજાયું એ બધા ત્યારથી એ શિવ આપણે સમજાય પરંતુ આપણું આપણું રિયલાઇઝ કર્યા વગર ભગવાનનું સ્વરૂપ એ ના થઈ શકે સમજાયું ને નહીં તો કેવી રીતે થાય કે દયા ભાવથી થાય કે સારું એટલી એનાથી પુણ્ય બંધાય પરંતુ જે મુક્તિ પામે છે લિબરેટ પામે છે રિયલાઇઝ થયા છે ભગવાનનું સ્વરૂપ એમને ત્યાંથી કલ્યાણની ભાવના થાય કે બધાનું સારું થાવ ભલું થાવ સુખી થાવ બધા સમજાયું ભગવાનની ભાષા કેવી હોય બોલ બોલ બધાને બધા દુઃખી થાય એવી હોય કે સુખી થાય એવી ઓલા ધનુષ બોલ ને ભગવાનની લેંગ્વેજ કેવી હોય ફોર એવરીબડી એક જ લેંગ્વેજ સુખી થાય બધા હે કોઈને દુઃખ ના હોય તો સાચું કે છે આ એટલું જ કે છે બધા કોઈ તો બોલતું જ નથી એટલે આ ત્રણ મંદિર મૂક્યા સમજો જા હવે છેલ્લો કાગળ રહ્યો એ આવી ગયો હજુ રહ્યો બહુ સારા પ્રશ્નો અને વ્યવસ્થિત લખી લાવે છે બહુ વ્યવસ્થિત લખે છે જય સચ્ચિદાનંદ નામજી દિનેશ કે અને સિંહ શામાં છું ભાઈ શામાં ભણું છું શું કહ્યું આઈટીઆઈ બહુ સારું કર્યું છે બહુ સારું કર્યું આઈટીઆઈ સરસ તો દાદાજી વર્લ્ડ સમસ્યા કેમ થાય છે આ કળિયુગના લીધે થાય છે એવું ત્યાં કહ્યું વર્લ્ડ સમસ્યા એટલે શું કહેવા માંગુ છું તું બોલ સમજા મોટેથી બોલ ધરતીકંપ ને સુનામી એને શું કહું છું હાલો લોકો એકબીજાને મારે ને ઉગામે શસ્ત્રો ઉગામે બધું હિંસા દેખાય છે ને હે જો ફિલ્મ જુઓ તો હિંસા કેમ ટીવી જુઓ તો હિંસા એવું હોય છે તું જોઉં છું ટીવી બીવી બસ બહુ ડાયો કહેવાય નહીં તો પછી આ આંખ બગડશે મગજ બગડશે બધું બગડી જશે સમજો ટીવીને બોક્સ કહેવાય કે ડબ્બો કહેવાય મૂર્ખ કહેવાય કે ડાયો ડબ્બો તારો દીકરો જમતો નથી is it true stand up Indian box કહેવાય તેનો ઉપયોગ કેવી રીતે કહેવાનો બહુ કંટાળો જો બંધ કરી દીધું પતી ગયું એ આપણને ચોટી ના પડે ના જોવાય તો બે ઉત્તમ સમજ્યા એટલે બોલો ને હે તમારે સર સર કહેજો અમને હા દાદા સુગરભાઈ શું કહેતા હતા એમના ઘરે ઘડિયાળ નહીં નામ ખાખા જિંદગી અરે સાંભળો સાંભળો છો ધ્યાન આપો આ બહુ ટાઈમ નહીં લઈએ થોડોક જ દાદા ભગવાન એમને આખી જિંદગીમાં એમ પટેલ સ્વરૂપ હતા ત્યાં સુધી એમને ત્યાં રેડિયો ના હોય ઘડિયાળ ના હોય કશું જ ના હોય પંખો પણ ના હોય અને સરસ રહેતા હતા આવી મોટી ઉનાળાની ગરમીમાં પણ એમને નિરાંતે રહેતા હતા બહુ ગરમ થાય તો જરા કામ મારી મૂકી દે જરા પગ નાખી મૂકી દે બાકી બસ આવી રીતે રહેતા હતા સમજો હે તારસી એકદમ સ્ટ્રોંગ હતા પણ હૃદયથી અંદર ના અંદરથી સ્ટ્રોંગ હતા ઊંધું કહ્યું છે બોલ ઇન્સાઇડ સ્ટ્રોંગ હતા ઇન્સાઇડ એટલે કે માઇન્ડ માઇન્ડ બહુ સ્ટ્રોંગ હતું પણ હાર્ટ તો હાર્ટ તો બહુ મજાનું હતું પણ પોતાના માટે હાર હતું અને બીજા માટે સોફ્ટ હતું શું કહ્યું મસ્ત હતું તે ઘડિયાળ રાખે તો કે મારો સમય બગાડે ઘડિયાળ શું હું જ ઘડિયાળ શું કે છે અને રેડિયો રાખે નહીં તો કે આ બધા બોલતા રેડિયા છે ને બધા વાગે છે બોલે છે તે તો પછી આ રેડિયો શું કરવાનું ખોટું મગજ એ ભંગાડે આવું કરતા સમજાય સમજાય છે કે નહીં એટલે તમારે અત્યારે આ નાની ઉંમરમાં આટલું સમજી લો તો તમને બહુ સારું લાગશે કોઈનું જોઈને આપણે કહીએ મને આમ કરો ત્યાં કરો એટલે આપણે એ તો બધું કાળપણ કહેવાય શું પોતાનું બેડ અન્ડરસ્ટેન્ડિંગ વાળી લાઈફ ના કહેવાય એને સમજાયું તો દાદાજી વર્ષ સમસ્યા કેમ થાય છે એ કારણ કે આજના કળિયુગમાં બધા માણસો સમસ્યાવાળા થઈ ગયા છે શું કહ્યું બોલ દાદા ભગવાને એમાં શું કહ્યું ઇંગ્લિશમાં એમને કહ્યું કે દાદા ભગવાન શું પાક થયા હતા ખબર છે તમને કોને તમે કહી દીધું કોને કહ્યું તમને પણ તમને કોને કહ્યું આવું તો પણ ઇંગ્લિશ બોલતા આવડતું હતું તો ઇંગ્લિશમાં શું કહ્યું the world is the puzzle itself બોલો There are two viewpoints to solve this puzzle. One real viewpoint. One real viewpoint. View permanent viewpoint and one real viewpoint. Relative relative viewpoint. Temporary viewpoint એટલે પરમનન્ટ અને ટેમ્પરરી આ બે વ્યૂ પોઈન્ટથી બે દ્રષ્ટિથી આ પઝલ ઉકલે નહીં તો ઉકલે જ નહીં સમજાયું world is the puzzle it બોલો એનો મિનિંગ શું થાય બાય ઇટસેલ્ફ નથી કહ્યું ખાલી ઇટસેલ્ફ કહ્યું એટલે સ્વયં પોતે કોયડો છે આખો હવે તે કહ્યું ને વર્લ્ડ સમસ્યા કેમ થાય છે કારણ કે તો આમ જ હતું અને આજે છે અને આગળ રહ્યા કરવાનું પણ એમાં ફેરફાર થયા કરે જાત જાતના શું કહ્યું જેવા માણસોમાં ફેરફાર જેવી રીતે થાય એ પ્રમાણે બધું ફેરફાર કરવું થયા કરે શું કહ્યું બોલ અને એ જ પ્રમાણે માણસ જોડે બધી વૃત્તિ છે બધી એ બધી ફેરફાર થયા કરે જોડે જોડે બોલને બધી ફેરફાર થયા કરે માણસ મોટો હોય બધું સૃષ્ટિ બધું એવું પ્રમાણનું હોય અત્યારનો છે અત્યારના પ્રમાણનો હોય અને આજથી આડત્રીસ હજાર વર્ષ પછી માણસ આવડો થઈ જશે ત્યારે બધી સૃષ્ટિ બધી થઈ જશે બધી સૃષ્ટિ સમજાયું કે નહીં એટલે આ વર્ગ સમસ્યા એ માણસોની કડિયુગની સમસ્યાને લીધે છે સમજણ પડે છે કે નહીં સમજ્યા કે બરોબર એટલે આ બહુ સમજવાનું હા જાઓ એક લઈ તમે તમે સમજાવો ને કે આવી જ કોઈ તો આપો ને આપો તમે કહો તમે કહો દસ આવી ગયા પ્રશ્ન બોલો મોટી છે કઈ પ્રશ્ન છોકરા તો તમે લો ને પેલી બાજુ બોલવાનું આપો એમને જો બિહારેજીનો સ્વામીજી તમને સમજાવે છે પ્રશ્ન છે કે જ્ઞાન એટલે શું હાથ એવો નહીં રાખવાનો આમ આમ રાખવાનો હાથ જો બતાવું તને આમ આમ આમ આમ રાખીએ નીચે એક પર બેઠા હોય તો વાંધો નહીં જ્ઞાન એટલે શું કહેવા માંગે છે દાદાજી કે જે તું જાણતો નથી એ બાબતનું જ્ઞાન અને જ્ઞાન કહેવાય અત્યારે તું જેવું જાણે છે એ દરેક કેવો છે એનો સ્વભાવ કેવો છે એ જાણે છે પણ ખરેખર તું કોણ છે એ ખબર છે શું શુદ્ધાત્મા એટલે બધાની જોડે જોડે રહીને તે સાંભળ્યું શુદ્ધાત્મા કેવો છે એનો શું સ્વભાવ છે એના શું લક્ષણ છે એ તને ખબર નથી તો કે જ્ઞાનમાં જે તું જાણે છે એના લક્ષણો અને જે તું નથી જાણતો અને જે તું ખરેખર છે એ બાબતનું તને જ્ઞાન આપવામાં આવે છે એટલે જય સચિદાનંદ પ્રોગ્રામ તમે જાહેર કરો અત્યારે બાળકોની સિરિયલ અહીંયા ચાલી રહી છે પછી બપોર આખી જગ્યા બાળકો રહી શકે એવું વડીલ દરેક મહાત્માઓ પાસે હું સરકારની ઈચ્છા રાખું છું જે બાળગામથી મહાત્માઓ પધાર્યા છે એમને રજીસ્ટ્રેશન કાઉન્ટર પરથી એમને રહેવાની જગ્યા અને એમને એડ્રેસ મળી જશે જેથી કરીને અહીંયા બાળકો ખૂબ ફ્રીલી રહી શકે અને ટોયલેટ બાથરૂમની અમુક સગવડ ઓછી હોવાથી દરેક ટોયલેટ બાથરૂમ છોકરાઓ વાપરી શકે એટલે બે દિવસ સુધી આ શિબિર ચાલુ રહેશે બહારગામથી આવેલા મહાત્માઓને બહાર કાઉન્ટર પર વિપુલભાઈ અને સાંભળભાઈ છે એ દરેક જણ તમને એડ્રેસ આપી દેશે આજનો પ્રોગ્રામ અને આવતીકાલનો પ્રોગ્રામ બહાર નોટિસ બોર્ડ પર લખેલો છે આજે સાંજે પાંચથી છ ફરીથી દાદાજીનો સત્સંગ રહેશે આવતીકાલે સવારે દસ થી અગિયાર સત્સંગ રહેશે એ પછી અહીંયા પાટણ અને આજુબાજુના ગામવાળાઓ માટે ફક્ત આ જ્ઞાનવિધિ ગોઠવાઈ છે એ આવતીકાલે બપોર પછી એ જ પ્રોગ્રામ રહેશે બાળકોની શિબિરનો પ્રોગ્રામ અમારો ચાલુ જ રહેશે રવિવારે બપોરે અમે બાળકોની શિબિરની પૂર્ણાહુતિ કરશું આવતીકાલે સવારે દસ થી અગિયાર અને આજે સાંજે પાંચ થી છ આવતીકાલે બપોરે જ્ઞાનવિધિ હોવાથી કોઈ પ્રોગ્રામ નથી અને પરમ દિવસે રવિવારે કેળલપુરી ચાર થી સાત પરમ દિવસ રવિવારે કેળલપુરીમાં ચાર થી સાત પૂજ્ય દાદાજી આપતા પુત્રોનો સત્સંગ સ્વાધ્યાય અને પ્રસાદી રાખવામાં આવી છે આ ખાસ ધ્યાનમાં રાખશો ખાસ હિંમતનગર કાંકરો ગામમાં જે આપણો હોલ છે એને વર્ષ પૂરું ને એને એ નિમિત્તે આ સત્સંગ દાદાજીનો રાખ્યો છે અને રહેવાની અહીંયા કરેલી છે પણ તેમ છતાંય રજીસ્ટ્રેશન કાઉન્ટર પર તમને મળી જશે અત્યારે આ સત્સંગની પૂર્ણાવતી કરીએ છીએ પ્રસાદી માટે ખાસ શિબિરાર્થી બાળકોની વ્યવસ્થા બાજુમાં જ વાડી છે એ વાડીમાં એ ટાઈમ પ્રસાદી અને ચા નાસ્તો રાખ્યો છે અત્યારે પ્રસાદીની વ્યવસ્થા બાજુમાં વાડીમાં નીચે બહેનોની છે શિબિરાર્થી છોકરાઓની ઉપર પહેલે માળે જે શિબિરમાં આવેલા બાળકો ફક્ત શિબિરમાં આવેલા બાળકોની ઉપર પ્રસાદીની વાડીમાં કરી છે જે છેલ્લા ચાર દિવસથી આપણે જ્યાં વાડીમાં લઈએ છીએ પ્રસાદી એમાં એ છે કે એ જ વાડીમાં પર ટેબે મારે અને એક વાગે દરેક છોકરાઓએ પાસ સાથે તૈયાર રહેવાનું છે આપણે બે જગ્યાએ જવાનું છે કરમસદ પાસે સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ જોવા જવાનું છે જમ્યા પછી એકથી સવારની વચ્ચે દરેક શિબિરાર્થી બાળકો પોતાનો પાસ લાગીને તૈયાર રાખશો આપણે પહેલું કરમસદમાં સરદાર વલ્લભભાઈ પટેલના મ્યુઝિયમમાં જવાનું છે અને એના પછી અમૂલ ડેરી આપણને જોવા અથવા અને ગાઈડ સાથે છે અમૂલ ડેરી આપતી બતાવશે એનું જ્ઞાન આપશે અને ત્યાંથી ફરીથી આપણે સાંજે અહીંયા ભાદર પાછા આવશું એટલે એક થી સવારની વચ્ચે દરેક વિદ્યાર્થી બાળકો પ્રસાદી લઈને તૈયાર હોય છે જય દરેક દરેક બાળકો પોતાની નોટબુક મૂકીને જઈ શકો છો દરેક બાળકો અવાજ કર્યા વગર ક્લાસ ત્રણ જ કરે તો ભાઈ કોઈને કોઈ કામ નથી